યથાર્થ લૌકિક ધર્મ જગતના લોકોને અમે લૌકિક માર્ગ બહુ સરળ આપીશું આ ક્રિયાકાંડના તોફાન નહીં આપવાના કોઈ ગામડાનો માણસ આવે તેને કહીએ કે સત્ય બોલજે ચોરી કરીશ નહીં દયા રાખજે જૂઠું કરીશ નહીં તો એ બધું સાંભળીને બાજુએ મૂકી દે પણ એને અમે એક જ વાક્ય કહીએ કે ભાઈ તું ગૂંચો ના પાડીશ તો પછી એ પૂછે કે ગૂંચો એટલે શું તો એને અમે ફરી સમજ પાડીએ આ તારા સામેના ખેતરમાં ગલકા દીઠા અને મન થાય તો તું કાઢી લે તો એ કોઈનું વગર પૂછે લઈ લેવું એ ગૂંચ કહેવાય સમજાયું તને તો એ તરત જ કહેશે હા સમજી ગયો ગૂંચને હવે એવી ગૂંચ નહીં પાડું આવી તો મેં બહુ ગૂંચો પાડી છે પછી એની બૈરીને લઈને આવે તો એને આ ગૂંચની સમજણ પાડું તેની બૈરી કહે કે દાદા એ મારી જોડે બહુ ગૂંચો પાડે છે તે પછી તેને હું ગૂંચની સમજણ પાડી દઉં આ પછી જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં અમે તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે આ તો ગૂંચ શબ્દથી તરત જ સમજણ પડે આ લોકો સત્ય દયા ચોરી નહીં કરો એ સાંભળી સાંભળીને તો થાકી ગયા છે આ લૌકિક ધર્મ તો ઘડીકમાં જ અમે સમજાવી દઈએ પણ અલૌકિક ધર્મ માટે જરા ટાઈમ લાગે થોડી ગૂંચો પડી ગઈ છે તે ઉકેલાતી નથી તો શું કરું વખત ગૂંચવે છે અને વખત ઉકેલે છે પણ ભૂલ કોની આપણે આપણી ગૂંચો પાડેલી તે ટાઈમ આવે ત્યારે એની મેળે ગૂંચ ઉકેલાતી જાય એક પણ ગૂંચ વગરનાની જોડે તમે બેઠા છો માટે તમારી પણ બધી જ ગૂંચો ઉકલી જાય તેમ છે અને ગૂંચોવાળા માણસ જોડે બેઠા હો તો તમારી ગૂંચ વધારે ગૂંચાઈ જશે એવો નેચરલ કાયદો છે ગૂંચ આવે છે એ જે ટાઈમે ગૂંચો નાખી છે એ જ ટાઈમે ગૂંચો ઉકેલાશે આ ગૂંચ ઉકેલવાની સત્તા આપણા હાથમાં નથી માટે ભગવાને શું કહ્યું કે એવા વખતે તું ધર્મ ધ્યાન દેવદર્શન કંઈક કર આ વાળ વધી જાય છે ત્યારે કપાવા માટે કંઈ દોડાદોડ કરવી પડે છે ના કારણ કે સંયોગ ભેગા થઈ જાય અને વાળ કપાઈ જાય તેમાં ગૂંચો ટાઈમ પાકશે એટલે ઉકેલાતી જશે the world is the puzzle itself puzzle છે ગૂંચ સમાન થઈ પડ્યું છે જો આ ઉકેલો તો કામ થાય લખરે ચોરાસીની ભૂલ ભૂલામણીના ફેરા મારા કોણ ટાળે નવનીત આ લાખ ચોરાશીમાંથી નીકળાય શી રીતે કોણ કાઢે એમાંથી કૃપાળુ દેવ કહે છે કે જે જીવ ચોર્યાસી લાખના ફેરામાંથી નીકળે તેને તો મોટામાં મોટો મહાન માનું આ તો તમને છટકવાનો રસ્તો મળ્યો જ્ઞાની પુરુષ મળ્યા તે એનાથી છટકી જવાશે જ્ઞાની પુરુષ તમારી ભૂલ માટે શું કરી શકે એ તો માત્ર તમારી ભૂલ બતાવે પ્રકાશ પાડે રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે આપણે તો આ દુનિયામાં રહેવું છે તે આમ શી રીતે કરાય અલ્યા આ તો ભૂલને પોષી ઉપરાણું ના લઈશ એક તો ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે તો કલ્પના અંત સુધી રહેવું પડશે પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા આઝાદી જોઈતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે ભૂલ તો ક્યારે જડે કે પોતે કોણ છે એનું ભાન થાય પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે